હલો હલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેલો hello Shri Krishna Aditya Krishna hello જય શ્રી કૃષ્ણ મહોદય તેર્થ બોલો હા તે જય શ્રી કૃષ્ણ रणपणं जे जे रणपणं सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं निधिम् चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराज विराजते योऽसौ पञ्चदारदय मम हम्म। सो एक समय परमानंद दास कन्नौज ते मकरा મકરા मकरांसा मकर स्नान को प्रयाग मकर स्नान को પ્રયાગ में आए સો તહા રહે એટલે પરમાનંદ દાસ કનોજ માં મકર મકર સ્નાન માટે પ્રયાગમાં આવ્યા અને ત્યાં ઠહેર્યા મકર મકર એક રાશિ છે ઘણી બધી રાશિઓ હોય ને તો સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે તે વખતે સ્નાનનું બહુ મહાત્મ્ય છે ત્રિવેણી સંગમમાં એટલે ત્યાં આવે तो और कीर्तन को समाज नृत्य करे सो बहुत लोग इनके कीर्तन सुनी वे को आवते એટલે કીર્તન નો સમાજ નિત્ય એટલે કીર્તન રોજ કરે અને ઘણા વૈષ્ણવ એટલે લોકો પરમાનંદ દાસ ના કીર્તન સાંભળવા આવતા તો પાર અડેલ મેં શ્રી આચાર્યજી બિરાજત હતે એટલે એક પારસી આચાર્યજી અડેલ માં બિરાજતા હતા એક પ્રયાગ માં ત્રિવેણી સંગમ છે ગંગા યમુના અને સરસ્વતી નદીનો અને એ એક તરફ પ્રયાગ તીર્થ છે અને બીજા સામે પાર અડેલ ગામ છે નદીનું ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજતા का चूक का कार्यार्थ कार्यार्थ गाम में आवते એટલે અડેલ થી અમુક લોકો કાર્યાર્થ ગામ માં આવતા કાર્યાર્થ એટલે કામકાજ માટે કામ કરવા માટે સો પરમાનંદ दास के कीर्तन सुनीवे सुनिके सुनिके अડેલ મે જાય કે શ્રી આચાર્યજી સો કહેતે જો એક एक परमानंद दास कन्नौज ते आयो है तो कीर्तन बहुत आछो गावत है એટલે જે વૈષ્ણવો જાતા એટલે પરમાનંદ દાસ ના કીર્તન સાંભળીને જાતા અડેલ ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ ને કહેતા કે આ પરમાનંદ દાસ અડેલ કન્નૌજ થી આવ્યા છે એ કીર્તન ખૂબ સુંદર કરે છે तब श्री आचार्य जी कहे जो परमानंद दास दैवी जीव है जो इनको गुण हो तो तो उचित ही है એટલે પરમાનંદदास સે આચાર્યજીએ કીધું કે પરમાનંદदास दैवी जीव છે જો इनको गुण हो तो उचित ही है એટલે આનો ગુણ હોય તે ઉચિત છે એટલે ગુણ હોય તો એમાં આ પ્રકારના ગુણ હોય તે સારી જો હોય જ ને તો સારી વાત તો શ્રી આચાર્યજી કો સેવક એક કપૂર કપૂર ક્ષત્રિય ક્ષત્રિય જલ ધરિયા હતો વાકી રાગ ઉપર બહોત આસક્તિ હતી એટલે શ્રી આચાર્યજી નો સેવક હતો કપૂર ક્ષત્રિય ક્ષત્રિય જેમનો ફોન મ્યુટ ન હોય મ્યુટ કરી દો ઈ જલગરિયા હતો વાકી રાગ ઉપર બહુ આસક્તિ હતી એટલે આનો આ વાક્યનો અર્થ ન ખબર પડે રાગ એટલે ગીત સંગીત એમ એટલે એની એને ગીત સંગીત ખૂબ પસંદ એને ખૂબ સારા લાગતા તો યહ બાત સુની કે वाके मन में आई जो मैं श्री आचार्य जी न जाने ऐसे परमानंद स्वामी को गान એટલે પછી એને એના મનમાં એમ વિચાર આવ્યો કે શ્રી પરમાનંદ મહાપ્રભુજીને ખબર ન પડે તે રીતે હું પરમાનંદ સ્વામી નું કીર્તન સાંભળું साहित्य जो श्री आचार्य जी आप सुन, सुनेंगे तो खींचेंगे खींचेंगे जो તું સેવા છોડી કે ક્યાં ગયો એટલે પછી આ શ્રી આચાર્યજી ને ખબર પડશે કે હું પરમાનંદ સ્વામી ના કીર્તન સાંભળવા જાઉં છું તો એ ક્રોધ માં આવશે ને કહેશે કે તું સેવા છોડીને અહીંયા શું કામ ગયો શું ગયો ત્રાસો પ્રયાગ ન જાય શકે એટલે પ્રયાગ પરમાનંદ સ્વામી ના કીર્તન સાંભળવા ન જઈ શક્યા પરંતુ વા જલગરિયા ક્ષત્રિય કપૂર કે કપૂર કો મન પરમાનંદ સ્વામી કે કીર્તન સુનિવે કો બહોત હતો એટલે ઈ જલગરિયા કપૂર ક્ષત્રિય ને પરમાનંદ સ્વામી ના કીર્તન સાંભળવાનું ખુબ જ મન હતું હજી ફોન મ્યુટ નથી થયો કોઈકનો ફોન ચાલુ છે સો એક દિન એકાદશી કો દિન હતો એકાદશી કો દિન હતો એટલે એક દિવસ એકાદશી નો દિવસ હતો તા દિન प्रयाग सो एक वैष्णव श्री आचार्य जी के दर्शन को અડેલ મેં આયો એટલે એક દિવસ એકાદશી હતી ત્યારે એક પ્રયાગ એક વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ના દર્શન કરવા માટે આવ્યો તબ વા ક્ષત્રી જલગરિયા ને વૈષ્ણવ સો પરમાનંદ સ્વામી કે સમાચાર પૂછે એટલે પછી ક્ષત્રિય કપૂરે જલગરિયા વૈષ્ણવ ને પરમાનંદ સ્વામી ના સમાચાર પૂછ્યા તબ વા વૈષ્ણવ ને કહ્યો જો નિત્ય તો ચારી ઘડી તથા પહર को समझ समाज होत है रात्रि किसके समय समय और आज तो एकादशी है जो सगरी रात्रि परमानंद स्वामी के यहाँ जागरण को हम्म, आदित्य करो जी जी બેલા જી જે ફોન કપાઈ ગયો હતો ને એટલે મળતો નતો મળી ગયો सो ये वचन सुनी के वह क्षत्रिय वैष्णव अपने मन में बहुत प्रसन्न भयो और विचार कियो जो आजू परमानंद સ્વામી કે કીર્તન સુનીવે કો દાવ લાગ્યો હે એટલે પછી આ વચન સાંભળીને એ જે ક્ષત્રિય હતો વૈષ્ણવ પોતાના મનમાં ખુશ થયો અને વિચાર્યું કે આજે પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાનો मको मोले ओले तासो जब श्री आचार्य जी आपको रात्रि को बोलेंगे तब मैं रात्रि को प्रयाग में जाके परमानंद स्वामी के कृप तंत्र हूं એટલે પછી રાત્રિ ના કોટ સે જા રહા હું ઓર આતે પ્રયાગ મદાઈ ને પરમાનંદ સ્વામી ના કૃતલ સાંભળીશ તા પાછે રાત્રિ મે એટલે એના પછી રાત થઈ तब બસ સત્રી કપો जल धरिया अपनी सेवा स्व पहुंची के श्री आचार्य जी के श्रीमुख से कथा सुनी के रात की प्रहर डेढ़ गई ताही समय अडेल स्व प्रयाग को चलो એટલે પછી જે ક્ષત્રિય કપૂર જલ દરિયા પોતાની સેવા પહોંચીને શ્રી આચાર્યના શ્રીમુખથી કથા સાંભળીને રાત્રિ પ્રહર ડેઢ ગઈ એટલે એ દોઢ પ્રહર રાત્રિ વીતી ગઈ એટલે એમ સમજો સાડા બાર વાગે એટલે રાતના સાડા બાર વાગ્યા ઈ વખતે પછી અડેલ થી પ્રયાગ માટે ચાલ્યા તબ अपने मन में विचार्यो जो या समय घाट ऊपर तो नाव मिलनी नहीं है સાસો પેરી કે જાઉં એટલે પછી પોતાના મનમાં વિચાર્યું કે આ સમય તો ઘાટ ઉપર નાવા મળવાની મળશે નહીં તેરી તો જાણે છે તેરી ને નો હા એક જ વાત છે વે પેરી વે મેં બડે નિપુણ હતે એટલે એ તૈરવામાં છે નિપુણ એટલે સારી રીતે નતા તૈરતા નહીં નહીં એક્સપર્ટ હતા નિપુણ એટલે એકદમ હોશિયાર એટલે એ તૈરવા એમ સારી રીતે રહેતા હતા પાસે ઘાટ ઉપર આય પરજની એક છોટી સી પેરી કે ધોતી ઉપરના માથે સો બાંધે એટલે પછી ઘાટ ઉપર આવ્યા પછી જેને પરજની એટલે પરજની એટલે ગમછો આપણો પંચી હોય ને નાનકડું પોતળી જી જી તો એને છોટી એક છોટી સી પહેરી કે અને પછી ધોતી ઉપરના પોતાના માથે ઉપરના એટલે માથેથી બાંધી એટલે તો- ધોતિપણના હતા એ માથે બાંધ્યા અને પરદની પહેરી એમ. सो उष्काल गर्मी के दिन हते ઉષ્ણકાલ ઉષ્ણકાલ ગરમી કે દિન હતે તો પહેરી કે પરમાનંદ સ્વામી કીર્તન કરત હતે ત્યાં આય એટલે ગરમીના દિવસો હતા તો પછી તેડીને પરમાનંદ સ્વામીના કીર્તન જ્યાં પરમાનંદ સ્વામી કીર્તન કરતા હતા ત્યાં તેડીને પછી ત્યાં ગયા સો એનકો પહેલે પરમાનંદ સ્વામી સો મિલાપ તો કબૂ ભર્યો ન હતો તાસો દૂરી બેઠી ગઈ એટલે એમણે પરમાનંદ સ્વામીને પહેલા તો ક્યારે મળ્યા નતા એટલે એમનાથી દૂર બેઠા હતા ઉમા શ્રી આચાર્યજી કે સેવક પ્રયાગ કે વૈષ્ણવ બેઠે હતે જો એinko જના થતે એટલે ત્યાં મહાપ્રભુજીના મહાપ્રભુજી મતલબ પરાયાના જે વૈષ્ણવ હોતા ત્યાં બેઠા હતા એટલે ઈ અને એમને જાણતા હતા સહો તહા apne paas hi in shatri kapur ko baitha liye એટલે ત્યાં પોતાના પાસે શત્રી કપૂરને બેસા લીધું સો વે જ્યાં પરમાનંદ સ્વામી બેઠે હતા તે इनके पास જાય બેઠે એટલે જ્યાં પરમાનંદ સ્વામી બેઠા હતા એમના પાસે અ, એમના બાજુમાં લઈને બેસી ગયા તબ और गुनीन के पद गाय पाछे परमानंद स्वामी ने गाइवे को आरंभ कियो જે તપ और गुनीन के पद गाय એટલે એવું લાગે છે કે બીજા જે સત્સંગ કરનારા હશે એમાં જેમને ગાતા આવડતું હશે એ લોકોએ ગાયું પહેલા અને તે પછી પરમાનંદ સ્વામીએ પોતે આરંભ કર્યું ગાન જી જી તો પરમાનંદ સ્વામી વિરહ કે પદ ગાવજે એટલે પરમાનંદ સ્વામી વિરહના પદ ગાતા इत्यादि बहुत कीर्तन परमानंद दास ने गाय सगड़ी रात्रि ઇત્યાદિ એટલે જજે આ ઉપર જે પદો છે ને વ્રજ કે વિરહી લોગ બિચારે બિન ગોપાલ ઠગે છે ઠાડે અતિ દુર્બલ તનુ હારે પછી ગોકુલ સબ ગોપાલ ઉપાસી कौन रसिक है इन बातन को माई को मिलवे नंद किशोरे ઇત્યાદિ એટલે વગેરે આ ઉપર જે કેટલાક પદો મૂક્યા છે એવા ઘણા કીર્તન પરાણદાસજી આખી રાત સુધી ગાયા પાસે ચાર ઘડી રાત્રિ રહી સબ કીર્તન રાખે એટલે પછી રાતના ચાર ઘડી થયા પછી એમને કીર્તન એટલે સ્ટોપ એટલે બંધ કરી દેવા કીર્તન ગાવાનું તો જો કોઈ જાગરણ મેં આય હતે વે સબ અપને અપને ઘર હો ગયે એટલે જે જાગરણ માં આવ્યા હતા એટલે કીર્તન સાંભળવા બધા પોતપોતાના ઘરે હાલી ગયા પાછે યહ જલધરિયા છત્રી કપૂર પરમાનંદ સ્વામી છો ભગવત સ્મરણ કરી કે ઉઠી કે તહા તે ચાલ્યો એટલે પછી જે આ જલધરિયા છત્રી કપૂર પરમાનંદ સ્વામીના પરમાનંદ સ્વામી નો જે ભગવત એટલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરીને અને ત્યાંથી ઉભો થઈને અને ત્યાં ગયો जी जी परमानंद स्वामी के कीर्तन सुनी के अपने मन में बहुत प्रसन्न हुई के कयो जो जैसो परमानंद स्वामी को गुण सुनुत सुनत हते સો તે ही હે એટલે પછી અ, પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીને પોતાના મનમાં ખુશ થયા વિચાર્યું કે પરમાનંદ સ્વામીના જે એટલે ભણાઈ સાંભળી હતી એટલે એવી રીતે જ એમ એટલા સારા કીર્તન ગાય છે સો આ પ્રકાર પરમાનંદ સ્વામી की सराहना करत करत वह क्षत्रिय कपूर यमुना जी के तट पर आई के वाही प्रकार छ पेरी के पार आए धोती ઉપરના પરધની સહિત નાય કે અપરાધ સી મેં આય એટલે પછી એવી એવી રીતે પરમાનંદ સ્વામી ની સરાણા એટલે જે જેમની બળાઈ કરતા કરતા વખાણ કરતા કરતા એટલે પછી જે ક્ષત્રિય કપૂર હતા એ યમુનાજી ના તટ ઉપર આવીને જેમ પેલા એમને બધી વસ્તુઓ બાંધીને નાવા ગયા હતા એવી રીતે જેમ પાણીમાં ગયા અપરસમાં કાહી સમયે શેઠજી આખું પોઢી કે ઉઠ્યા છે એટલે ઈ ઈ જ વખતે મહાપ્રભુજી પોઢીને ઉઠ્યા હતા સૌશી આચાર્યજી કે દર્શન કરી દંડવત કરી अपने જળધરા की સેવા મેં તત્પર ગઈ એટલે પછી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કરી અને પોતાના જળધરાની સેવામાં સેવા કરવાનું ચાલુ કર્યું ધરા નહીં હો ઘરા જી જી અજેમ રસોઈ ઘર સાથ ઘર પાન ઘર એવી રીતે જલ ઘર જલ ઘર એટલે જ્યાં સ્નાન કે પાત્ર કે સ્નાન વગેરેનું જલ હોય રસોઈ માટેનું જલગળિયા એટલે જલ સીચિને લાવે પાત્ર વગેરે માંજે વસ્તુ સુકાવે છે એ જલગળિયાને પાર છે કે સોયા પ્રકાર વોષતવી क्षत्रिय जलगरिया परमानंद स्वामी के कीर्तन सुनी जब प्रयाग सो अडेल को चले सो तब परमानंद स्वामी सगरी रात्रि के શ્રમિત હતે સો યેહુ સોય એટલે પછી એવી રીતે આજે છત્રી છત્રી જલગરિયા પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીને પ્રયાગથી અઢેલ માટે ચાલતા ચાલવા લાગ્યા ત્યારે પરમાનંદ સ્વામી આખી રાત જેને શ્રમિત હતી એટલે થાકી ગયા હતા એટલે આખી રાત એમ થાકી ગયા હતા એટલે એ પણ સુઈ ગયા એટલે પછી એ પણ સુઈ ગયા સો નીંદ આવવાથી પરમાનંદ સ્વામી કોઈ સ્વપ્ન આવ્યો એટલે ઊંઘતા એમને એક સ્વપ્ન આવ્યો સો स्वप्न में देखे तो श्री आचार्य सेवक क्षत्रि जागरण में बैठे हैं એટલે એમને સ્વપ્નમાં જોયું કે મહાપ્રભુજીનો સેવક ક્ષત્રિ જાગરણમાં બેઠો બેઠો છે और इनकी गोद में श्री नवनीत प्रिय जी बैठे हैं बैठे देखे એટલે એમની ગોદમાં શ્રી નવનીત પ્રિયજી બેઠા છે એવું જોયું और श्री नवनीत प्रिय जी स्वप्न में मुसी कियाए के परमानंद स्वामी को आज्ञा किए जो आज मैंने तेरे कीर्तन सुने हैं એટલે પછી શ્રી નવનીત પ્રિયજી સ્વપ્નમાં વિશે મુસી ક્યાં એટલે હસીને અચ્છા હસીને પરમાનંદ સ્વામીને આજ્ઞા આપી કે આજે મેં તમારા કીર્તન સાંભળ્યા સો શ્રી આચાર્યજી કે કૃપા પાત્ર સેવક કપૂર क्षत्रि जलगरिया तेरे यहाँ रात्रि को जागरण में आए એટલે શ્રી આચાર્યજી ના કૃપા પાત્ર સેવક કપૂર ક્ષત્રિ ઈ તારા ત્યાં રાતે જાગરણ માં કીર્તન સાંભળવા આવ્યો હતો તાસો ઇનકે સાથ મેં હું આવ્યો એટલે એમના સાથે હું પણ આવ્યો હતો સો ઇતને દિન મેં આજુ તેરે કીર્તન સુન્યું એટલે આટલા દિવસોમાં આજે જ મેં તારા કીર્તન સાંભળ્યા કરો જી જી तब परमानंद स्वामी की नींद खुली ત્યારે परमानंद स्वामी जी ने ऊँग खुली तो नेत्रन में श्री नवनीत जी को स्वरूप कोटि कंद कंदर पला पला वण्या વણ્યો એસો સ્વપ્ન મેં દર્શન ભયો એટલે જ્યારે ત્યારે એમના નેત્રમાં શ્રી અમિત સ્વરૂપ જે કોટી કદમ ખોટી કંદર્પ લાવણ્ય કોટી એટલે કરોડ કંદર્પ એટલે કામદેવ લાવણ્ય એટલે એવા સુંદર એટલે કરોડો કામદેવ ની સુંદરતા હોય એવા એટલે અતિ સુંદર નવની શ્રીજીના નું સ્વપ્નમાં દર્શન થયું જી જી કાસો નેત્ર ને હૃદય મેં જ્ઞાન ભયું એટલે એમના નેત્રન નેત્ર આંખોમાં અને હૃદયમાં એમનું જ્ઞાન થયું તો પરમાનંદ स्वामी जी के मन में चटपटी लागी और आरती भई जो अब मैं कब श्री नवनीत जी को दर्शन करूं ત્યારે પરમાનંદ સ્વામી જીને મનમાં એવું એકદમ ઉતાવળ થવા લાગી કે ત્યારે હું શ્રી નવનીત દર્શન કરું તા પાછે પરમાનંદ स्वामी ने अपने मन में विचार कियो जो मैं इतनो इतने दिन से जागरण कियो और कीर्तन में गयो परंतु मोको ऐसो दर्शन कबू न भयो तेरे हमने मन में विचार कि मैं जागरण करियो कीर्तन कर तो क्या रे और दर्शन नहीं थया जो आज भयो है जे मैं आज थया थे तो श्री आचार्य जी को सेवक जलगरिया क्षत्रिय कपूर आयो तासो उनकी गोद में भयो ત્યારે શ્રી આચાર્યજીના જલગરિયા ક્ષત્રિય કપૂર આવે તેમના એમના ખોળામાં આવ્યા तो क्षत्रिय कपूर बिना नवनीत जी को दर्शन न होएगो तासो उनके पास चलिए और उनसे मिलिए तब मिलिए તબ અપનો કાર્ય સિદ્ધ હોય તો ત્યારે એમણે વિચાર્યું કે ક્ષત્રિય ના પાસે જઈને એમને મળી આવીએ કે મળી આવીએ અને એમનાથી જ એટલે આપણું કાર્ય સિદ્ધ થઈ જશે તો यह વિચાર मन में કરી કે પરમાનંદ સ્વામી તત્કાલ ઉઠી કે અડેલ કો ચલે ત્યારે પરમાનંદ સ્વામી તત્કાલ અને મનમાં વિચારીને પરમાનંદ સ્વામી તત્કાલ ઉઠીને અડેલ માટે ચાલ્યા इतने में प्रातः काल भयो એટલે આટલા સવારથી તો શ્રી અમલાજી કે तीर्थ पे आए आए तो प्रथम ही नाव પારી ચલી સામે બેઠી બેઠી કે પરમાનંદ સ્વામી પાર આવ્યો ત્યારે યમરાજના તીર આવીને ના પેલી ના પકડી અને એમાં બેસીને પરમાનંદ સ્વામી ના પાર ગયા તા સમય શ્રી યમુનાજી ને સ્નાન કરી કે પ્રાતઃકાળ શ્રી આચાર્યજી યમુનાજીમાં સ્નાન કરીને અને પ્રાતઃકાળની સંધ્યા કરતા હતા પરમાનંદ સ્વામી को श्री आचार्य जी के दर्शन अत्य अत्यद्भुत अत्यद्भुत अलौकिक साक्षात श्री कृष्ण के स्वरूप तो भय તેમને શ્રી આચાર્ય સ્વરૂપ બહુ જ અલૌકિક સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ થયા तो जैसो श्री गुप्ताई जी श्री वल, वल, वल, वल्लभाष्टक में वर्णन किए हैं है जो वस्तुतः कृष्ण एव ऐसो દર્શન કરી કે પરમાનંદ સ્વામી ચકિત હોય है તો શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટક માં વર્ણન કર્યું છે કે જો વસ્તુ કૃષ્ણ એવ વસ્તુ કૃષ્ણ એવ એટલે એટલે મહાપ્રભુજી એ વસ્તુત શ્રી કૃષ્ણનું જ પ્રાકટ્ય છે કૃષ્ણ જ શ્રી મહાપ્રભુજીના રૂપમાં જન્મ્યા છે જી જી સો કછું બોલ ન નીકળ્યો એટલે એમ એમનાથી કાંઈ ન બોલાણું तब परमानंद स्वामी ने अपने मन में विचार कियो जो आचार्य जी के सेवक कपूर कपूर क्षत्रिय की गोद में बैठी के नवनीत जी मेरे कीर्तन क्यों न सुने ત્યારે એમણે વિચાર્યું કે શક્તિ કપૂર ક્ષત્રિય ને ખોળામાં બેસીને નવનીતજીમાં કીર્તન કેમ ન સાંભળે जिनके माथे આ વાક્ય કન્ટિન્યુ છે જી જિનકે માથે શ્રી આચાર્યજી આપો એસે ધની બિરાજત હે એટલે જેમના માથે શ્રી મહાપ્રભુજી જેવા સ્વામી બિરાજે છે એવા સેવકના ગોદીમાં બિરાજીને નવનીત પુરીજી મારા કીર્તન કેમ ન સાંભળે જી જી જી તાસો મેં હું ઇનકો સેવક હું એટલે હું પણ એમનો સેવક થઈ પરી મેરો સામર્થ્ય નહીં હે જો मैं इनको सेवक होने की बात વિનંતી કરું એટલે મારામાં આટલું સામર્થ્ય નથી એટલા માટે હું એમના એમના પાસે જઈને એમને વિનંતી કરું तासो यह क्षत्रिय फेर मिली फेर मिले तो उनसे सगरी बात कहीं के सेवक હોન કી વિનંતી કરો એટલે પછી ક્ષત્રિય જે ફેર મિલે એટલે એટલે જલગડિયા ક્ષત્રિય ફરી પાછા મળે તો એમની સાથે હું બધી વાત કરું અને પછી સેવક થવાની વિનંતી કરું જી જી એટલે પછી એમને વિચાર્યું કે જલગડિયા ક્ષત્રિય મને પાછું મળે અને એમનાથી હું બધી વાત કરું અને સેવક થવાની હોવાની વિનંતી કરું यह विचार परमानंद स्वामी अपने मन में करा थे इतने में आचार्य जी आपू श्री मुक्त परमानंद स्वामी જો આજ્ઞા કીએ ત્યારે પરમાનંદ સ્વામી વિચારતા હતા ત્યારે શ્રી આચાર્યજી એમના શ્રી મુક્તિ પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે જો પરમાનંદ દાસ કશું ભગવદ લીલા ગાઓ ત્યારે શ્રી આચાર્યજી એમને કહ્યું કે પરમાનંદ દાસ તમે કંઈક ભગવદ લીલા ગાઓ તો પરમાનંદજી ને શ્રી આચાર્યજી કો સાષ્ટાંગ દંડવત કરી કરી કે યે પદ ગાયો ત્યારે એમણે સરદારજીને સાષ્ટાંગ દંડવત કરીને આ પદ ગયો या भांति तो परमानंद दास ने विरह के पद चाचाजी त्यागे એટલે આવી રીતે પરમાનંદ દાસજી દાસજીએ ચાચાજીના આગળ વિરાના પદ ગયા તો સુનિકે આજે અહીંયા રાખો આગળનો પ્રસંગ લાવો કાલે આપણે એનું આવર્તન પછી આગળ પ્રસંગ જી જી જીવેન્દ્ર પ્રણામ જીવેન્દ્ર પ્રણામ જીવેન્દ્ર પ્રણામ